એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દ્વારકામાં બેઠા બેઠા તાત્પર્યભાઈ વાર્તા સાંભળે છે આવો આવો તાત્પર્ય અને આ મહેસાણામાં બેઠા બેઠા ત્વિષા પણ વાર્તા સાંભળે છે આવો આવો ત્વિષા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું આ રમણલાલ શાહની વાર્તા છે અને વાર્તાનું નામ છે દયાળુ સારંગી વાળો તમે સારંગી સાંભળી છે ને આ વાજિંત્ર છે સરસ મજાનું એક હતો સિપાઈ બિચારો ઘરડો ખખ થઈ ગયો હતો ખૂબ ગરીબ હતો એટલે વિલાયતમાં ભીખ માગીને પેટ ભરવાની મનાઈ છે એટલે એ તો બિચારો પોતાની સારંગી લઈ અને કોઈ જાહેર બાગ બગીચો હોય ને ત્યાં જતો અને સરસ મજાની સારંગી વગાડતો એની પાસે કૂતરો હતો એ કૂતરાને એણે સરસ મજાનો કેળવો હતો શીખવો હતો હો કૂતરો તો મોઢામાં સાહેબ શાહી ટોપી પકડી રાખતો અને સિપાઈ વાજુ વગાડતો ત્યાં આવતા જતા કોઈ દયાળુ લોકો પાય પૈસો કૂતરાની ટોપીમાં ફેંકતા અને એ રીતે સિપાહીનો ગુજરાન ચાલતું ભાઈ હવે એક દિવસ એવું બન્યું કે એની સારંગીના સૂર સાંભળવા કોઈ ઊભું રહ્યું નહીં બિચારાએ જાત જાતના આલાપ વગાડ્યા પણ કોઈ સાંભળવા નવરું ન થયું કૂતરાના મોંમાં ટોપી એમ ને એમ પડી રહી ગરીબ બિચારો ઘરડો સિપાઈ નસીબને કદુવા દેતો બેસી રહ્યો હશે મારા નસીબ બીજું શું આખા દિવસનું કશું ખાધું નહોતું એણે કૂતરાનું ને પોતાની જાતનું પેટ ભરવા પાસે રાતી પાય પણ નહોતી હો એક પૈસો નહીં એ બિચારો ચિંતામાં અને ચિંતામાં બગીચામાં એક પથરો હતો તેની ઉપર માથે હાથ દઈને બેસી ગયો કૂતરો પણ આજની પોતાના શેઠની મુસીબત સમજી ગયો હતો એ પણ પાસે જ બેસી ગયો પગ લાંબા કરીને એટલામાં સારા કપડાં પહેરેલો એક માણસ ત્યાં આવી પહોંચ્યો ગરડો સિપાઈ પેટ ગુજારો કેવી રીતે કરતો હતો તે સારંગી જોઈને સમજી જતા એને વાર ન લાગી હો તાત્પર્ય ભાઈ એટલે તેને દયા આવી સિપાહીને કહ્યું બુઢા કાકા તમારી સારંગી જરા થોડી વાર માટે મને આપશો હમણાં પાછી આપી દઈશ સિપાહીએ સારંગી આપી પેલા માણસે સૂર મિલાવ્યા અને સારંગી વગાડવી શરૂ કરી તેણે ડોસાને કહ્યું હું સારંગી વગાડું છું જે પાય પૈસો આવે તે તમે લઈ લેજો એણે એક પછી એક સૂર છોડવા સૂર છોડવા માંડ્યા અને વાતાવરણમાં અજબની મીઠાશ ફેલાઈ ગઈ હો સારંગીમાંથી નીકળતા મીઠા મીઠા સૂરે આજુબાજુના લોકોનું ધ્યાન ખેંચ્યું એક પછી એક માણસો જમા થવા લાગ્યા થોડી વારમાં તો કીડિયારાની માફક લોક બધું ઉભરાઈ ગયું હો કે આટલો મીઠો સૂર આ પહેલા અમે સારંગીનો ક્યારેય નથી સાંભળ્યો મદારીના મોરલીના નાદે જેમ નાગ ડોલે તેમ લોકો આ સારંગીના મીઠા મીઠા સૂરોમાં રસ તરબોળ થઈ ગયા હો ઓહો હો હો હો આટલું મીઠું આટલો મીઠો અવાજ અમે નથી સાંભળ્યો ક્યારે એક એક માણસ ખૂબ રાજી થયો ડોસાના કૂતરાની ટોપીમાં એક પછી એક નાના મોટા સિક્કા પડવા લાગ્યા ખણ ખણ કરતા તાંબાના પૈસા ને રૂપાના નાણાં બધું ટોપીમાં પડ્યું થોડીક વારમાં તો ટોપી ચિક્કાર ભરાઈ ગઈ અને પૈસાના ભારથી લચી પડવા લાગી બોલો કૂતરાના મોંમાં ટોપી રહી શકી નહીં ને એને તો ટોપી નીચે મૂકી દીધી લોકોએ તપાસ કરવા માંડી કે આવી સરસ રીતે સારંગી વગાડનાર આદમી છે કોણ તપાસ કરતા જણાયું કે માણસ આખા એ ખંડમાં એક ઉસ્તાદ સારંગી વાળો હતો જેની ખૂબ નામના હતી આખા દેશમાં એ ખૂબ વખણાતો હતો સારંગી વાળા તરીકે ગરીબ બિચારા ઘરડા સિપાહીની દયાજનક દશા જોઈને એણે સારંગી વગાડી એને માટે પૈસા એકઠા કરી આપ્યા હતા લોકો આ બાબત સમજ્યા એટલે તાળીઓ પાડીને દયાળુ સારંગી વાળાને શાબાશી આપી ઘરડા સિપાહીની ટોપીમાં હજુ વધુ ને વધુ નાણાં પડવા લાગ્યા પૈસા પડવા લાગ્યા થોડીક વાર રહીને સિપાહીને સારંગી પાછી સોંપી પેલો સારંગી વાળો ગુપચુપ ગુપચુપ પોતાને રસ્તે પડ્યો આજે એકઠી થયેલી રકમમાંથી કેટલાય દિવસો લગી સુખેથી રોટી ખવાશે એ વિચારે ઘરડા સિપાહીની આંખમાંથી આભારના આંસુ ચાલ્યા હાથ પસારીને આકાશ તરફ જોઈને તો બોલો હે પરમ દયાળુ દેવ મારા ભગવાન મારા ઉપર ઉપકાર કરનાર પેલા દયાળુ માણસનું સદાય કલ્યાણ કરજે લો બોલો ત્યાંથી જતા રહેલા સારંગી વાળાના મનમાં પણ આજે એક અજબ પ્રકારનો આનંદ આવતો હતો કે એક દુઃખી જીવને એણે રોટલો આપ્યો હતો પોતાની જાતને માટે પોતાની આવડતથી પૈસા મેળવવા કરતાં એ આવડતથી ગરીબોનું દુઃખ દૂર કરવાનો સંતોષ એને હૈયે એવો ઊંડો વયસો કે એને લાગ્યું કે આજના જેવી ખુશાલી એને સારંગી વગાડવામાં કદી મળી નથી ભાઈ તો ભાઈ આવી હતી આ દયાળુ સારંગીવાળાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તાત્પર્ય ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો હવે હાલા વાલા કરી જાઓ આપણા સપનામાં સારંગીના સૂર સંભળાશે આવજો